એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા સમર્થભાઈ વાર્તા સાંભળે છે અને રાજકોટમાં બેઠા બેઠા અંશ વાર્તા સાંભળે છે ને ભાઈ અરે વાહ ભાઈ સાંભળો સાંભળો મારા નાના નાના ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત હે <laughs> અરે ગીજુભાઈ બધેકાની વાર્તા છે ઓ ભાઈ મુછાળી માની તો સાંભળો એક હતો બ્રાહ્મણ એ બહુ જ ગરીબ હતો એની પાસે તો પૈસા નહોતા એકવાર એની વહુએ કહ્યું હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું પૈસા આ છોકરા હવે તો કોઈ કોઈ વારે ભૂખે પણ મરે છે આપણા ખાવા કાંઈ નથી બ્રાહ્મણ કે પણ હું શું કરું મને કાંઈ પણ આવડતું નથી તું કઈક બતાવ તો ઠીક બ્રાહ્મણની વહુ ભણેલી ને ડાઈ હતી હો એણે કહ્યું લો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું એ જઈને કોઈક રાજા પાસે સંભળાવજો એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે રાજા ખુશ થઈને અને જુઓ પાછા શ્લોક ભૂલી જશો નહીં બ્રાહ્મણની પત્નીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાયો તમે બધા મોઢે કરો છો ને તમારું લેસન એમ બ્રાહ્મણને શ્લોક મોઢે કરાયો પત્નીએ અને એ તો બોલતો બોલતો આ બ્રાહ્મણ પરદેશ ચાલ્યો ભાઈ હો પૈસા કમાવા રસ્તામાં એક નદી આવી ખળખળ ખળખળ ખળખળ કરતું પાણી જતું હતું એમાં તો ત્યાં બ્રાહ્મણ નાવા ધોવા અને એની સાથે જે જમવાનું હતું એ ખાવા ખોટી થયો થોડી વાર રોકાઈ ગયો નાવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવેલો પેલો શ્લોક ભૂલી ગયો બોલો એ તો ભારે ભૂલકનો હતો ભાઈ મારી જેવો બ્રાહ્મણ શ્લોક સંભાળતો સંભાળતો બેઠો આમ કપાળે આમ માથામાં મારે શું હતું શું હતું પણ કશું સાંભળે નહીં હો એટલામાં તેણે એક જળ કુકડીને નદી કાંઠે ચાંચોથી ખોદતી જોઈ જળ કુકડી હોય ને આ શ્લોક સંભાળતા સંભાળતા એણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે એના મનમાં એક નવું ચરણ સ્ફુર્યું નવો શ્લોક આવ્યો એના મનમાં હો અને એ તો બોલવા લાગ્યો ખડબડ ખડબડ ખોદત હે લો બોલો પેલી જળ કુકડી ખોદતી હતી ને એટલે બ્રાહ્મણ ઉપર આ રીતે ખડ ખડબડ ખડબડ ખોદત એમ ઉપર પ્રમાણે બોલવા લાગ્યો એટલે એના આવવાથી કુકડી લાંબી ડોક કરીને જોવા લાગી એટલે વળી બ્રાહ્મણને મનમાં બીજું ચરણ સ્ફુર્યું અને એ તો બોલ્યો લાંબી ડોકે જોવત હે બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બિચારી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ આ જોઈને બ્રાહ્મણના મનમાં એક ત્રીજો શ્લોક આવ્યો હો અને એ તો બોલ્યો કુકડ મુકડ બેઠત હે છાની માની લપાઈ ગઈ હતી ને એટલે કે કુકડ મુકડ બેઠત હે બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી હો આ જોઈને બ્રાહ્મણના હૃદયમાં એક ચોથું ચરણ ઉપજ્યું ચોથો શ્લોક આવ્યો અને એ તો બોલો ધડબડ ધડબડ ધડબડ દોડત હે <laughs> બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ એને બીજો શ્લોક હાથ આવી ગયો ભાઈ તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખ્યો હતો એમ માનીને આમ બોલતો બોલતો આગળ ચાલ્યો ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠત હે ધડબડ ધડબડ દોડત હે ચાલતા ચાલતા એક આવ્યું શહેર આ શહેરના રાજાની કચેરીમાં એ તો ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો શું બોલ્યો ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠત હે દડબડ દડબડ દોડત હે <laughs> રાજાએ તો આ વિચિત્ર અને આવો નવો શ્લોક ઝટપટ ઝટપટ ઉતારી લીધો એક નોટ પેન લઈને રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં હો પણ પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો હમણાં આ રાજના સીધા પાણી ખાઓ નવા નવા ભોજન ખાઓ અને સુખેથી રહો તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો ભાઈ રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના બાર વાગે ઉઠે ને નિરાતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એના અર્થનો વિચાર કરતો જાય એક રાત્રે ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા બરાબર રાતના બાર વાગ્યા હતા અને રાજા તો આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો પેલા ચોરો ખોદતા હતા એમને કાને રાજાનો બોલ આવ્યો સંભળાયું એમને કાને ખડબડ ખડબડ ખોદત હે ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં એ ખાતરી કરવા લાંબી ડોક કરીને ઓરડામાં જોવા લાગ્યો ત્યાં તો રાજા બીજું ચરણ ને બીજો શ્લોક બોલ્યો શું બોલ્યો લાંબી ડોકે જોવત હે આ સાંભળીને જે ચોર બારીમાંથી જોતો હતો એને તો ખાતરી થઈ કે રાજા જાગે છે એટલું જ નહીં પણ એને બારીમાંથી ડોક લંબાવીને જોતા પણ જોયો એ તો એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને છાનામાના બેસી જવાની નિશાની કરી આંગળીથી બધાએ છાનામાના આમ ઓડવાઈને બેસી ગયા ત્યાં તો વળી રાજા ત્રીજો શ્લોક બોલ્યો કુકડ મુકડ બોટ બેઠત હે ચોરોના મનમાં થયું કે હવે ભાગો ભાઈ સાહેબ રાજા બધું જુએ છે અને જાણે છે હવે આપણે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા ત્યાં તો રાજાએ ચોથા શ્લોકનો ઉચ્ચાર કર્યો ધડબડ ધડબડ દોડત હે હવે ચોરો તો હતા રાજાના દરવાનો એના સૈનિકો તેઓ જ રાજાના ચોકીદારો હતા એમની દાનત બગડેલી તેથી ચોરી કરવાનો એમને વિચાર આવેલો ચોરો ઘેર તો ભાગી ગયા પણ બીજે દિવસે કચેરી ભરાય ત્યારે રાજાની સલામીએ ન ગયા એ તો રાજાને સલામ ભરવા ગયા જ નહીં એમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે અને આપણને ઓળખી લીધા છે સૈનિકોને સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું આજે સૈનિકો સલામે કેમ નથી આવ્યા ઘરે કોઈ સાજુ માંદું તો નથી થયું ને રાજાએ બીજા સિપાહીઓને આ સૈનિકોને તેડવા મોકલ્યા કચેરીમાં સૈનિકો આવ્યા અને સલામ કરીને ઊભા રહ્યા સલામ મહારાજા સલામ રાજાએ પૂછ્યું બોલો તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા પહેલાં પહેલાં સૈનિકો તો ધ્રુજવા લાગ્યા હો ભાઈ એમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયા છે ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી એમણે રાતે બનેલી બધી વાત કહી દીધી લો બોલો રાજા તો આ બધું સાંભળીને ભારે આશ્ચર્ય પામ્યા એમને તો ભારે નવાઈ લાગી એને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ છે શ્લોક તો ભારે ચમત્કારી ભાઈ રાજાને તો આવું થયું બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશી ખુશી થઈ ગયો એણે બ્રાહ્મણને બોલાવ્યો અને એને સારું એવું ઈનામ આપીને વિદાય કર્યો આ બ્રાહ્મણને સારો એવો ઈનામ મળ્યું સારું એવું એટલે એટલે તો શ્લોકનો અર્થ કેવડાવવાની પંચાયતમાં પડ્યા વિના એ તો સીધો ઘર ભેગો થઈ ગયો અને ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું અને મોજ મજા કરી આ બ્રાહ્મણ ભાઈએ હો ભાઈ તો બોલો લો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ આવજો